લોભિયાની પ્રકૃતિ લોભીઓ માર્કેટમાં જાય તો એની દ્રષ્ટિ સસ્તા શાક ભણી જાય મહીં લોભ શું કહે કે આ લોભિયાભાઈ ભાઈ તો મને ખવડાવે છે માટે અહીં જ મુકામ કરો ત્યારે લોભિયાએ શું કરવું જોઈએ કે મોંઘું શાક હોય ત્યાં જવું ને વગર પૂછે શાક લેવું તે પછી ભલે ડબલ પૈસા આપવા પડે લોભ સમજે કે મને ખાવા નથી મળતું તે પછી તે ભાગવા લાગે અમારે ત્યાં એક ભાઈ આવતા તે મોટા સાહેબ હતા સારા પગારદાર હતા ધણી બૈરી બે જણા ઘરમાં કોઈ છોકરું છયું તમને હતું નહીં તે એક દિવસ મને કહે દાદા મારો સ્વભાવ બહુ ચીકણો છે તે મારા હાથથી પૈસો ના છૂટે હું કોઈને ઘેર લગ્નમાં પીરસું તો એ મારાથી થોડું થોડું ચટણી જેટલું જ પીરસાય તે બધા હું સાંભળું તેમ બોલે છે ખરા કે ચીકણા લાટ જેવો છે આ તો મારી બૈરીએ બૂમો પાડે છે પણ શું કરું આ લોભીઓ સ્વભાવ જતો નથી તમે કંઈ રસ્તો બતાવો આ તો કોકનું વાપરવાનું હોય ત્યાંય મને આ લોભ ભૂંડો દેખાડે છે તે પછી તેમને અમે કહેલું કે તમે સત્સંગમાં રોજ ચાલતા આવો છો તે હવેથી ચાલતા ના આવશો પણ રિક્ષામાં આવજો અને સાથે સાથે દસ રૂપિયાનું પરચુરણ રસ્તામાં વેરતા વેરતા આવજો ભાઈએ તેમ કર્યું ને તેમનું કામ થઈ ગયું આનાથી શું થાય કે લોભનો ખોરાક બંધ થઈ જાય અને મન પણ મોટું થાય